આ તો બધું પૂર્વભાવ નું લઈને આવ્યા છે સાહેબી સમજે ને જે લઈને આવ્યા છે એવું ફળ ભોગવો છો અને નવા પાછો કર્મ ચાલતા ભોગવો ચોખ્ખું કરવું જોઈએ નવેસરથી ચોખ્ખો ફાઇલ રાખવી જોઈએ જે બગડી ગયું ગયું ગોંગ પણ નવેસરથી સુધારવું ને નહીં તો ઇન્ડિપેન્ડન્ટ કોઈ સવાર ઉપરી નહીં એવું ઇન્ડિપેન્ડન્ટ આ ડિપેન્ડન્ટ પણ ક્યાં સુધી શરીર સારું હોય તો બધી આવશે તે હું નહીં ડિપેન્ડન્ટ કરું હે કે ભાઈ મારે નથી થવું કોઈના ડિપેન્ડન્ટ અત્યારે બહેનો છે છોકરો છે એ કોના ઉપર આધાર રાખશે they have to depend on somebody એમને તો કોઈનો આધાર રાખવો હું કોઈનો ડિપેન્ડન્ટ ના થવું હું કોઈનો ડિપેન્ડન્ટ ના થવું પણ બૈરા છોકરા તો મારા ડિપેન્ડન્ટ રહે ને બૈરા છોકરા તો મારા ડિપેન્ડન્ટ રહે ને અરે તમે ડિપેન્ડન્ટ છો એક એક વાર એક બ્રીજ પર ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્ટ થયા નથી ગયા બાપ દુખાવે જો તમે ડિપેન્ડન્ટ પણ બાપ દીકતા કેમ રાજી અરે બહુ દુખે છે બહુ દુખે છે દોડતા ડિપેન્ડન્ટ છો નાકના ડિપેન્ડન્ટ છો કોનના ડિપેન્ડન્ટ છો આંખના ડિપેન્ડન્ટ છો શરીરના ડિપેન્ડન્ટ આખો દાડો ડિપેન્ડન્ટ પણ છે અને સ્ત્રીઓના ડિપેન્ડન્ટ છો છોકરાના ડિપેન્ડન્ટ છો આ ડિપેન્ડન્ટ પણ ક્યારે થશે પચાસ વર્ષની ઉપર ડાક્ટરે કે સાહેબ મેં હાલ્યું હાલ્યું આ ડિપેન્ડન્ટ પણ શું કે જે પોતે નથી ત્યાં બેઠો ત્યાં લીધે ડિપેન્ડન્ટ પણ આવ્યું પોતે છે વાસ્તવિકતાનું ભાન થાય ડિપેન્ડન્ટ પણ જતું રહે શું એ છોકરા ગોદા મારે છોકરા બહુ ગોદા મારે રાજીવ કયા ગામના છે છે ને ત્યાં પછી બધા તરત ના બધા માં હોવું જોઈએ માણસ છે જ આપણે આમંત્રણ ના જો તમને જાણો છો કે દુઃખ કોને કહેવાય તમે જેવું કરો એનું તમારે ભોગવવાનું છે સારું કરો તો તમારે દુઃખ નહીં થાય ખરાબ કરશો તો તમને દુઃખ થવાનું છે દુઃખ સારું કરો તો દુઃખ નહીં થાય દુઃખ ખરાબ કરશો તો દુઃખ થશે સારું કરો તો નહીં થાય એ દુઃખ છે સુખ નો નિશાની શું છે કારણ કે તમારે જો આ ભૌતિક સુખો જોઈતા હોય તો લોકોને ભૌતિક સુખ આપો અને દુઃખ જોઈએ હોય દુઃખ આપો અને મિક્સર નું ગમા ગમે આવે મિક્સર આપો તો ને પણ એ તો દુઃખનું સાધન કર્યું બીજ કર્યું પણ આ દુઃખ ક્યાંથી થાય છે આ ઇન્વાઇટેડ દુઃખો તો ના સમજાવું ઇન્વાઇટેડ દુઃખો કે મુંબઈમાં એક ભાઈને ત્યાં ગયો હતો તે ભાઈને બેને કકડાટ ચાલતો હતો સાહેબ કેમ ભાઈ આટલું બધું કકડાટ ચા સારું કરો છો કે જુઓ ના ભાઈ કાલે મારા મિત્રને મિત્રએ જતે બંગલો બંગલાનું એ કર્યું વાસ્તુ કરી તેમાં છ રૂમ જોયા તે ભાઈ સાથી કકાટ મળી બેઠે છે કે આપણના ચાર રૂમ કેમ પુહાય ગયા તમે વાસ્તવિક મને હકીકત કહો એ તો દરેક ભાઈ થાય કે એના છ છે આપણે ત્યાં છ કરો કઈ પણ મારું મૂળ હકીકત શું છે એ કહો છે એ બે રૂમ વાળો હતો એને સરકારી લોન મળી ગઈ એટલે બાંધ્યો પણ બે રૂમ વાળો હતો રોજ આવતો હતો તે અમને મોટા માને તમે મોટા માણસ ચાર રૂમો સોફા સેટ તમારો હોય તે બધા મિત્રો મારતા આવે એ કોઈ ત્રણ રૂમ વાળો હોય કોઈ બે રૂમ રૂમવાળો બધા અમને મોટા માનતા હતા પણ કાલે આ ભાઈએ છે છ રૂમ છે સાથી કગાટ મળી ગઈ તો જો બે ત્રણ છ થઈ ગયા ને આપણે લઈને રહ્યા કે એટલે ત્યાંથી આવું ત્યાં જવાનું હતું જમીન પાછું બધું જોઈને આપણું સુખ ને બગાડવાનું નતું પણ આ કહેવાનું પડે ઇન્વાઇટ કરી લાવી દુઃખ ને કેટલા બધા ઇન્વાઇટ છે કોકની જણસો જુએ અને ગેરકકડા હીરા જુએ અને ગેરકકડા સાડી સાડી છે તો બજારમાં વેપારી લટકાઈ હોય ને તે આપણે જોડે આવતા જોઈ લે કે ચિત્ત ખોઈ ગયેલું ભાઈ આ બધો કકડાટ જ છે બધો ઇન્વાઇટેડ દુઃખ હતું દુઃખ ખરેખર છે નહીં બેભાન પણ આમ દુઃખ છે આપણે જે પ્રાપ્ત થયેલું હોય આપણા ત્રાગીના હિસાબે એ એમાં સુખી માની અને કોઈ વધારે હોય કોઈ ઓછું હોય એના અવના હિસાબ છે એમાં આપણે લેવા દેવા ન હોવી જોઈએ એવા સંસ્કાર આપણે ઘરના માણસને આપવા જોઈએ દાદા જીવ અને આત્મા માં ફરક ખરો અને હોય તો શું ફરક બીજો પ્રશ્ન આ ચિંતા થાય છે તે ખરેખર કોને થતી હોય છે જીવને કે અહંકાર પ્રશ્ન તમે સાંભળ્યો રાજીવ પ્રશ્ન ક્યાં ગયા રાજીવ સાંભળ્યો આનો આ જીવ જ્યાં સુધી ભૌતિક સુખોમાં લાલચું છે ભૌતિક સુખોમાં જ એને લાલચ છે ત્યાં સુધી જીવાત્મા કહેવાય છે શું છે ભૌતિક સુખો માં જ રચ્યો પચ્યો રહે છે અને ભૌતિક દુઃખોમાં જ રચ્યો પચ્યો રહે છે ત્યાં સુધી જીવાત્મા કહેવાય અરે અંતરાત્મા અંતરનું સુખ આત્માનું સુખમાં પડ્યો સનાતન સુખમાં ત્યારે એ આત્મા કહેવાય શું કહ્યું જીવને એનો એ શિવ કહેવાય શિવ કહો કે આત્મા કહો આ જીવને શિવમાં ફેર કેટલો જીવ છે તે ભૌતિક સુખમાં રાખેલો હોય અને આત્મા એ મૂળ પોતાના સનાતન સુખમાં રાખેલો હોય આવી ગયો પહેલો પ્રશ્ન રાજુ સમજાયું ને આ ચિંતા અને દુઃખ થાય છે તે ખરેખર કોને થતી હોય છે જીવને કે અહંકારને આ ચિંતા અને દુઃખ જે થાય છે તે અહંકાર ને થાય છે જે દુઃખ અહંકાર અહંકારને થાય છે એટલે જીવને જીવને નો ફેર નથી અહંકાર રીતે જીવ કહેવાયો અહંકાર જતો રહેલા આત્મા કહેવાય એટલે જીવને જ થાય છે એટલે બધી પૂછ્યું અરવિંદભાઈ બુદ્ધિ અને શ્રદ્ધાના ઝઘડામાં દરેક વખતે બુદ્ધિ જીતી જાય શ્રદ્ધા વગર આપણું આપેલું જ્ઞાન મગજમાં ઉતરતું ન હોય તો શું કરવું બુદ્ધિ અને શ્રદ્ધાના ઝઘડામાં દરેક વખતે બુદ્ધિ જીતી જાય શ્રદ્ધા વગર આપનું જ્ઞાન આપેલું જ્ઞાન શ્રદ્ધા વગર જ્ઞાન જ કામ એને જ્ઞાન કહેવાય જ નહીં શ્રદ્ધા ના હોય શ્રદ્ધા ના હોય તો જ્ઞાન કહેવાય જ નહીં શ્રદ્ધા પહેલી સમજે ને આપણને ખાતરી થઈ છે કે સાચી વાત છે એવી શ્રદ્ધા બેસી છે તો બી જ્ઞાન શકે નહીં શકે નહીં તો કોણ કર્યું છે કોણ દલીલો કયા નક્કી હોય આ હું જે બોલું છું એ પર શ્રદ્ધા બેસે એને એમ લાગે સો ટકા સાચી વાત છે તો એ છે તે મગજમાં ઉતરે ને ઉતરે નહીં પણ જ્યાં સુધી જો બુદ્ધિ એક્સેપ્ટ નહીં કરે તો બુદ્ધિને બાજુમાં બેસાડી દેવી જ્યાં સુધી બુદ્ધિ આ વસ્તુને એક્સેપ્ટ ના કરે ત્યાં સુધી શ્રદ્ધા કેવી રીતે પેદા થાય બુદ્ધિ એક્સેપ્ટ કરે તો બે મન બુદ્ધિ ચીજ અહંકાર બધા એક્સેપ્ટ કરે ત્યારે રાગે પડે પણ આ અમારી એક એક શબ્દ આત્મા કબૂલ કરવો જ જોઈએ ન કરે તો પોતાને આડે છે આત્મા કહી દઈએ શું કહ્યું કારણ કે એક એક શબ્દ એક્ઝેક્ટ જ છે પછી બુદ્ધિ તો વાંકી હોય તો અવરું દેખાડે અને સીધી હોય તો અવરું દેખાડે શું કહે બુદ્ધિ વાંકી હોય તો વાંકું દેખાડે બુદ્ધિ બે પ્રકારની અવ્યભિચારણીનું વ્યભિચારણી અવ્યભિચારણી બુદ્ધિ હોય તે મોક્ષે લઈ જાય અને વ્યભિચારણી બુદ્ધિ એ સંસારમાં ભટકાય ભટકાય કરે એટલે શ્રદ્ધા વ્યવહારના સાચી વાત સમજ એમાં તમારો દોષ નહીં બુદ્ધિનો દોષ છે દાદા સમજવું છે બહુ આ દાદાનું મારી સાથે એમને ઘણી વાર ડિસ્કસ થાય છે એમને ઘણું બહુ સમજવું હોય છે પણ એવા રીઝનિંગ એમની પાસે છે કે જે એમને એક્સેપ્ટ નથી કરવા દેતું ના એવું રીઝન હોય પણ કેમ ના ના એમના અંદરથી રીઝનિંગ એવા નીકળે છે કે જે દાદા વાત ને એક્સેપ્ટ કરવા નથી દેતું છતાં એમને એ ને એક્સેપ્ટ કરવી છે એ તો વિપરીત બુદ્ધિ એમને પોતાની કરવી છતાં નથી કરવા દેતી કોઈ વિપરીત બુદ્ધિ છે ભાઈ એટલે વ્યભિચારી બુદ્ધિ છે શું છે ત્યારે બાજુ બુદ્ધિ ને બાજુ મૂકવી પડે તો પછી વાંચી જ નહીં તારે પટ્ટો થાય જે બુદ્ધિ ઊંધું દેખાડે જે બુદ્ધિ આપણને એમ કે રેલવે ક્રોસ કરો ગાડી આવતી હોય તો આપણે ના હોય બુદ્ધિ કામની નથી ગાડી આવતી હોય ની પાસે બુદ્ધિ ગઈ રેલવે ક્રોસ કરો જોખમ લઈ જાય ને શું કહ્યું એટલે બુદ્ધિને આપણે સમજવી જોઈએ બુદ્ધિ ને બુદ્ધિ તો સમ્યક હોવી જોઈએ શું પછી બીજું અમારી વાત એવી છે કે આ વાત મારી નથી માલકી વાત છે એટલે આ તદ્દન સરસ્વતી છે અને તે એક્ઝેક્ટ છે અને આત્મા કબૂલ કરશે જ અને તેમાં જો બુદ્ધિ આડી આવતી હોય તો એ બુદ્ધિને આપણે એન્જોય સંબંધ ઓછો કરી નાખવો જોઈએ શું કહ્યું એને જોડે સંબંધ ઓછો કરવો આપણી બુદ્ધિ તો વાઇફ માટે એમ કે જો જોડે ડાયવર્સ કરો એ બુદ્ધિ કાઢી કરવી પડે ના અમારે ઘરમાં વિકાસ કરાવું છું તો ને એ બુદ્ધિ શું કરવું તમે આ કોણ છે બુદ્ધિ ના હોય ત્યારે ભગવાન ની પ્રાપ્તિ તો ગીતાના મુખ્ય મંત્ર જ્ઞાન કર્મ અને ભક્તિ એ મુક્તિ થાય તો પછી બુદ્ધિ વગર જ્ઞાન બુદ્ધિ બે પ્રકારની કહી છે ને કે ભગવાને વ્યભિચારી વ્યભિચારી જે આ બધી વ્યભિચારી બુદ્ધિ છે તે બુદ્ધિ ના જોઈએ કેવું અને અવ્યભિચારી બુદ્ધિ તો હેલ્પ કર્યા કરે